ઉતારી આપો અમારી આવી નથી કરી આપો તો અમને રિયલમાં એમાં કેટલા ટકા ખોટ જાય તમે ફોન કરતા છો કરીએ દાદા તમારું ચરણ વિધિ જયારે કરતા હોય તે વખતે કોઈના માટે ભાવ પેદા કર્યા હોય કે ભાઈ મારું ફલાણું કામ થઈ જજો એ માગણી વખતે ત્યારે અમારો રિયલ ના માર્ક નહીં કરવાનું સમજાય કોઈના માટે ભાવ માગે પોતાના ઘરનું માગે પોતાના ભાઈનું માગે કોઈ આપડે આ આવી પડે એટલે પ્રાપ્ત તપને ભોગવી જ લેવાનું પ્રાપ્ત ને ભોગવી જ લેવાનું એક થયું ને એનો આપણું પ્રાણ બધું જેવું થાય તો દાદા દાદા ને મળવાનો હોય તો દાદા એટલે સંજોગ પહેલા ભેગા થાય કે તરુબેન દાદા યશનાથ કર્મ લાયા હોય એટલે અમને બધાને સંજોગ વહેલા ભેગા થઈ જાય મને ધંધા લઈએ એ ધંધા પર એક આપણો ભાવ હોવો જોઈએ કે આપણે સારી રીતે મહેનત કરવી છે અને ચોખ્ખા ભાવ હોવા જોઈએ કે ખોટા વિચારો નહીં આવવા જોઈએ કે હમણાં ગ્રાહક આવે ક્યાં આવ્યો ના ચાલ્યો ગયો એવું પણ નહીં શાંતિથી દાદા નામ દેતા દેતા કામ કરી જવાનું આપણે તો એની મેળે આવે છે જ્યારે મન બગડે નહીં બધું ઇફેક્ટ છે તો ઇફેક્ટ જોઈ લેવાની કે અને શું મુસાલાવાળી ઇફેક્ટ છે કે ચોખ્ખા ઇફેક્ટ છે બરાબર ચોખ્ખી હોય તો વાત મુસાલાવાળી હોય ચાલતી નિશાળ ચાલતી નિશાળ એવી હોય પછી આમ ચાલુ કરી શું કરે આપણી ઉત્પાદીઓ આપણે શું ઇફેક્ટ આવી જોઈએ શાંતિ વિપત તમારી પૂજા શું નહીં કહેવાય કાયમ નથી હોતું એક નગરી આવે બદલી જાય ભસ્કરણ આવે બદલી જાય ભારે સૂર્યનારાયણ અત્યારે દેશમાં અંદર હોય છે કોઈ એમ ના કહેવાય કે મારું ચાલે એને ક્યાં ત્યાં દેશ કહેવાય નહીં વધારે આનંદ થાય એમ કે અમે મા બાપ આપી દીધા પણ તમને આપી દીધો હવે અમે આશીર્વાદ આપે બધું સારું થશે બીજી જે માગે એ મળે સમજણ ના પડે તો વાંચી દઈશ બાકી સમજણ પડે ને તે માણસ લાભ ઉઠાઈ જાય સમજણ ના પડે રખડી જાય અલૌકિક કોઈને ઓળખવા માટે શું સાધન છે કે અલૌકિકતા આપે જે માગે એ આપે માગતો ભૂલે રાજી એવું એવું આપો કે બહાર ફૂટે જ નહીં બધા અને ભારતી રાખી લાઈ બનશે બધી હું જયારે આવ્યો અહીંયા ત્યારે એમને પથારી વર્ષ મૂકીને આવ્યો શું કે છે ભાઈ બાપુજીને કે હું જયારે અમેરિકામાં આવ્યો ત્યારે બાપુજી ને અને ભારતી બંને ને પથારી વસ મૂકીને આવ્યો હતો હા પણ તો થઈ ગયા છે તો મારે પાછું જવું પડે દાડા બબે વખત અને અત્યારે કાગળ લખું દાદા નહીં જ હોય નિરંતર ચોવીસે કલાક અને દાદા એમને ઘેર હોય અત્યારે એમને ઘેર દાદા છે ભારતીનું કાગળ દાદા છે કે નહીં એટલે દાદા મારી પણ હાજર હતા હું અહીં છું તો હાજર હોય એ બે તબિયત સારી મારે બધું છે કામકાજ આપની સેવામાં શું કરી શકું મારે લાયક કઈ કામકાજ હોય તો કોઈ નહીં લાગે અમારે શું કામકાજ હોય અમે તો લોકોનું કલ્યાણ કરવા નીકળેલા લોકોનું શું કલ્યાણ થાય એ અમારું ભારતી અને એમના ફાધર બંને જણા જેવા સુખ્યા થઈ ગયા એવા એ થઈ જાય એટલું કામ કરવાનું નામ સમજી લો બેકગ્રાઉન્ડ તૈયાર કરી લો પછી તમને એ લોકો સમજાશે નગરભાઈ ખુશાલભાઈ દેસાઈ પટેલ પટેલ પટેલ કાકર ક્યાં રહે છો એટલે હું ત્યાં નડિયાદ મસાળ માં આવતો તમારા ફાધર નું એટલે મોરજી કાકા નું મોસા હા તે કંથારી ચકલે ના મામા મુરજીભાઈ નાથાભાઈ મુરજીભાઈ નાથાભાઈ મામા થાય માસ્ટર હતા એ માસ્ટર હતા માસ્ટર હતા પછી એમના છોકરા શિવા બી તલાટી હતા એટલે છોકરા શિવા બી તલાટી હતા હા એ બધા આચાબેન શિવાબેન આચાબેન શિવાબેન બધા આ તો નવા ગાડી જવું છું આ તે તો મોટો નવા ગાડી જવું છું બરાબર અત્યારે બધું બગડી ગયું કઈ નથી નહીં તો મોટી બહેન બહુ ગામમાં અમારા ગામમાં બહુ રાફ હતો માં એટલો બધો રાફ હતો મોટી બહેનો ત્યાં તમે ખલાસ થઈ આશાબી મરી ગયા જીવાબી મરી ગયા છોકરો મરી ગયો મારા ફાધર ના નામ મુરજી ભાઈ તમે જોયેલા કે નહીં જોયેલા નહીં ચકલો કે મૂંઝી બી ભત્રીજા છોકરો છોટા બી દેવી પણ છોટા બી દેવી જાન તો છોટા બી દેવી જાન છોટા બી દેવી જાન આ જગત બધો ગૂંચવાડો છે અને આમાંથી નીકળાય નહીં નીકળેલો નહીં કોઈ અને નીકળે ના નીકળાય ફાંફો તો મારવા છે શું કહ્યું ના નીકળાય ભલે ફાંફો તો મારવા છે ને ભલે ને અને નીકળ્યા પછી વાર મજા આવે સત્યાવીસ વર્ષથી મને ટેન્શન નથી કોઈ સત્યાવીસ વર્ષથી ટેન્શન નહીં અને તમારા આખો દાડો કારખાનું ચાલુ છે એટલે એનો ઉપાય હોય છે ઉપાય ગોચવાનો બહાર નીકળવાનો હવે વાતચીત બધી કરો ખુલ્લા ચીજ બધી કઈ બધું ગુહ્ય બધા સબ્જેક્ટ વિષયો કેમ સમજાય એમ એમને થાય દાદા તો બહુ સરળ ભાષામાં બધું સમજાવે છે અમે તો સરળ ભાષામાં તમને ભાષામાં પેલું આ છતે શાસ્ત્રની ભાષા તો સમજણ પડે નહીં પારિભાષિક શબ્દો બધા સમજ ને અને શાસ્ત્રમાં પૂરું જ્ઞાન હોય નહીં કોઈ જાતનું શાસ્ત્રમાં તો સાધન જ્ઞાન હોય કેવું હોય સાધન જ્ઞાન હોય સાધ્ય જ્ઞાન ના હોય એ સાધન જ્ઞાન માં તો અનંત અવતાર ભટક્યા પણ સાધ્ય જ્ઞાન જોયું નથી ચાર વેદ ભણી રહે નહીં ચાર વેદના ઉપરી કોણ હોય ત્યારે જેને બુદ્ધિ નો છોટો ના હોય તે હોય બુદ્ધિ નો છોટો ના હોય એક ટેન્ટ પર્સન્ટ બુદ્ધિ ના હોય ત્યારે ચાર વેદના ઉપરી થાય પટેલ છો કે પટેલ તો ખરેખર ખરેખર જગદીશજી છો નામ જગદીશભાઈ છે નામ જગદીશભાઈ છે હા નામ જગદીશ પણ તમે ખરેખર શું છો ખરેખર શું છો તમને શું લાગે છે મને નહીં પણ તમને પોતે શું જાણો છો આ ને તમે ખરેખર જગદીશભાઈ છો બીજું કશું વસ્તુ છો જગદીશભાઈ નામ છે પણ તમે વાત કરો છો જગદીશ તો ભગવાન નું નામ છે ને હું ભગવાન નથી જગદીશ આનો ભગવાન નું નામ છે જગદીશ શબ્દ છે ઈશ્વર ઈશ્વર શબ્દ છે પરસોત્તમ એ શબ્દ છે એ કઈ ભગવાન ના કહેવાય શબ્દ ના હોય ત્યાં ભગવાન હોય શું અનામી હોય એટલે તમે ખરેખર શું છો એ તમારે કેવું સમજવાની છે ને તમારું શું નામ થયું મગનભાઈ તો ખરેખર મગનભાઈ છે કશું છો ખરેખર કોણ મારું નામ કહેનાર તમે કોણ પંચોતેર પોઈન્ટ ગયા ને અનંત પોઈન્ટ જાય તમે પોતે કોણ છે નથી નથી જાણે તમારું નામ છે માય નેમ ઇઝ મગરબીર નોટ આઈ મારું કેનાર કોણ છે એમ દાદા કહેવાય અરે પાટીદાર જાત નું નામ માય આ મારું શરીર છે મારા હાથ છે મારું માથું છે બોલે છે એ કોણ છે મારું નામ છે ભગવાન દોરાવે એ બોલવાનું ભગવાન શું બોલાવા છે ભગવાન તો નામ તો લેવું પડે ને હવા ઊંઘીએ નહીં જોઈએ સેવા પૂજા કરીએ એમ નહીં તમે કોણ છો તમે કોક ને ગાળો પડે ત્યાં પછી ભગવાન મંડાય એવું તો કહેવાય કે કેમ કહેવાય એવું તમે બધા બોલાવા તેમ ભગવાન તો સારું બોલાવડાવે ને આપણે દેવ મંદિર માં જઈએ ભગવાન ભગવાન તો સારું બોલાવડાવે ને અને ખરાબ કોણ બોલાવે છે સારી બુદ્ધિ તો ભગવાન જ આપે ને ખરાબ સારી બુદ્ધિ તો ભગવાન જ આપે ને હા બાપ થયો તારો હું મારા છોકરા છોકરા છોકરો એનો દાદો થયો અને મારો બાપ થયો અને મરી જાય એટલે ભગવાન મારે એવું કે પાપ બંધાય ના બંધાય બધા કમાયો થાય હું કમાયો થાય અલગ ને કોટ ગીતા ભગવાન ગાલી ગયા દાદાને વાત છે મૂળ પોઈન્ટ સમજ જાણજો ભગવાન મગર ભાઈ ભગવાન જ ક્યાં ભગવતા છે આપણા બંધન હોય એ પ્રમાણે થાય આપણા કર્મ હવે ના કરશો હવે બંધન ના કરશો ભગવાન એવી બુદ્ધિ આપે પડે ને કે ભગવાન એ પ્રમાણે કરવું પડે ખરાબ બુદ્ધિ ભગવાન આપી મારે ભગવાન જેલમાં જાય એટલે તમે છે ને કાકા જે તમે ક્યાં ક્યાં આપણે આપણે જે સમજ છે ને ક્યાં વિરોધાભાસી સમજ છે તે દાદા આપણને દેખાડે છે આપણે બધું જે બોલે ને તમે એક એક વાક્ય તમે પહેલા વાક્યને કોન્ટ્રાડિક્ટ કરતું બીજું આવે તો તમારે કોન્ટ્રાડિક્શન વિરોધાભાસ જ્યાં જ્યાં થાય છે ને તે દાદા બતાડે છે એટલે એમાંથી સાચું શું છે એ સમજાશે આપણી જે બધી માન્યતાઓ છે ને એ તો લૌકિક માન્યતા બધી ખોટી છે સાચું શું છે એ કહેશે સાંભળો આપણે કોણ છે જાણવું પડે એમ ના જાણીએ તો મગજબીજ મગજબીજ લોકો છેતરાય કરાય મગજબીજ છે એવું કહેવાતું છે મારું મારું નામ મગજબી છે ખરેખર હું મગનભી નથી એ ખરેખર જાણવું પડે ને પંચોતેર વર્ષ થયા પણ હજુ નથી જોઈ મને લાગે નહીં ના જાણવું જોઈએ તમને નહીં લાગતું જોઈએ એવું એવું એવું જ્ઞાન આવવું દુનિયા કોને બનાવી ભગવાને બનાવી છે ને ભગવાને એકલો એનો બચાવ છે ભાગીદાર છે એકલા ક્યારે બનાવી કઈ સાલ બનાવી થઈ ગઈ છે એને બનાવતા એટલે શરૂઆત થાય ને શરૂઆત થઈ ને બનાવે એટલે શરૂઆત થઈ એનો હેન્ડ આવે જેનું બિગિનિંગ થાય ને ત્યાં હેન્ડ આવે હેન્ડ આવવાનો છે એનો એનો અંત આવવાનો છે અંત ના આવે હે ના આવે તો અનાદિ અનંત છે જગત એટલે જરૂર ભગવાન ક્રિયા જરૂર જ નથી વચ્ચે એવા લાસ્ટિંગ જગત છે એમાં ભગવાન ક્રિયા જરૂર ક્યાં છે બોલો પાછો નહીં કરો તમને સમજાયું મગર અનાદિ અનંત છે જગત કેવું છે એટલે એને કોઈ બનાવવાની જરૂર નથી લાસ્ટિંગ હોય જરૂર કરીએ છે હે એટલે ફોરેનના સાયન્ટિસ્ટે પૂછ્યું કે કેમ તમે અમને આવું ઊંધે રસ્તે દોડો છો ઊંધે રસ્તે દોડતો નથી હું તમને હું તમને કોને કહ્યું ગોડ ઇઝ ક્રિએટર તો કે અમારા ક્રાઇસ્ટે કહ્યું દસ એક અગત માણસ માનીએ છીએ કે That means God is created correct by Christian viewpoint, by Indian viewpoint, by Muslim viewpoint, not by fact. તારા viewpoint થી બધું બરોબર છે વાસ્તવિકમાં નથી તેવું વાસ્તવિકમાંથી વર્લ્ડ એથી પઝલ ઇટ સેલ્ફ વિજ્ઞાનથી ઊભું થયેલું છે કચ્છા વિજ્ઞાનથી ઊભું થયેલું છે તમે ભગવાન છે કે નહીં તમે ભગવાનના હરકા આનંદ ના આપણું હોતા નહીં લાગણીઓ વાગણીઓ ભગવાન છે આ બધું છે પછી કહે છે ભગવાન ક્યાં રહે છે મને કહે છે તને શું લાગે છે ઉપર અમે ઉપર અરજીઓ કરી શક્યા છે બધી અરજીઓ તારું તારી અરજીઓ લોસ પ્રોપર્ટી ઓફિસમાં ગઈ હતો ઉપર કોઈ બાપો રહેતો નથી હું બધે ભરી આવ્યો આકાશમાં કોઈ જગ્યાએ ભગવાનનું ઝૂબડું નથી ત્યાં કહે કઈ એડ્રેસ આપશો ભગવાનનું મેં કહું લટ God is in every creature whether visible or invisible ક્રિએટરી મહી ભગવાન રહેલા છે એ પછી ઝાડ હોય પાન હોય નાના નાનું જીવડું હોય પણ તેની મહી ભગવાન રહેલા છે તમારી મારી વચ્ચે ક્રિએ વાંકે દેખાય નહીં દુર્ગુંધી ના દેખાય ઝીણા ઝીણા ક્રિએટર એમની ભગવાન રહેલા છે તમારા ભગવાન રહેલા છે પણ તમે જાણતા નહીં બહાર ખોળો છો અને એ તમારું સ્વરૂપ છે એ તમે પોતે જ છો પણ આ ભાન નહીં હોવાથી બધું બફાઈ ગયો કે અંદર ચિંતા ઉપાધિઓ લઈને ફરે છે એક ચિંતા ના થાય જીવન કેવું હોય એક ચિંતા ના થાય જીવન તો કેવું થાય લાઈફ હોય પણ એવું બને જ નહીં જગદીશભાઈ કે પણ એવું બને જ નહીં ચિંતા વગરનો માણસ તો હોય જ નહીં તારા બાપુ ને કાગળ જો એ તમને ચિંતા થાય છે તારા બેન ને કાગળ જો ચિંતા ના હોય તો બધા સરખા થઈ જાય ને ચિંતા ના હોય તો બધા સરખા થઈ જાય ને સરખા ના થાય ચિંતા ના એ ચિંતા એ કઈ સરખા વધારે વધઘટ નહીં કરતી ચિંતા તો લાય ઉગાડો કરે છે છોકરા ચિંતા નહીં કરતા તોય ગાડીઓ ભરે છે ચિંતા કરો હોય ગાડા માણસ કામ કે ચિંતા ના હોય તો કામ જ ના કરી શકે કોઈ ચિંતા ના હોય તો કામ ના કરી શકે કોઈ હા ચિંતા તમે ચિંતા જો કામ કરે આખો ચિંતા છે ને આપણે ચિંતા છે પણ કયા પ્રકારની છે તો આ જાણવું પડે ઠીક છે એક કોઈ પણ જાતની ચિંતા છે આ લોકોને પણ કયા પ્રકારની જાણવી પડે પૈસાની ચિંતા છે કે કોઈ બીજી ચિંતા છે, નહીં. તમારે જાણવું પડે ચિંતા નહીં ચિંતા નહીં પૈસાની તમે ચિંતા નહીં ચિંતા ચિંતા કોણ છે? ચિંતા એટલે સંતોષ છે એવું માનવામાં આવે પણ ચિંતા નથી એવું ના મનાય સંતોષ તો ના ના સંતોષ હોય હા તો ચિંતા ને ગાળો મળે તો એ ચિંતા ને દુઃખ ના થાય ગજુ આપડે દાદા દ્વારા કાપી ગયો ઉપાધિ ની ચિંતા ચિંતા મુક્ત થવાનો રસ્તો કયો ચિંતા મુક્ત થવાનો રસ્તો કયો ચિંતા એ તો જેને ચિંતા ના થતી હોય તેને કહીએ સાહેબ મારે ઉપર કૃપા ભગવાન ની તો ભગવાનની વરસાવડાવીએ શું કહ્યું ભગવાન અહીં પ્રગટ થયેલા આ દાદા ભગવાન દેખાય છે દાદા ભગવાન નહીં આ તો જ્ઞાની પુરુષ છે ભદ્રના પટેલ છે અને ભાઈ ગયા દાદા ભગવાન પ્રગટ થયા છે આમ કહી તે હું દાદા ભગવાનના ચિંતા જયકાર બોલું એ એની કૃપા વર્તી જાય ધન ચિંતા બંધ આપણું ભગવાન છે કઈ શકીએ નહીં ને ભગવાન નાનો અંશ આપણામાં હોય શકે આપણે ભગવાન છે એમ તો કઈ શકીએ જ ને ભગવાન નો અંશ છે એમ કેવાય હા અંશ વગર છે ભગવાન કઈ કોરું છે ત્યારે ટુકડા કર્યા છે ભગવાન ના બધા ગુણો આપણામાં નથી કઈક અંશે આપણામાં ગુણ હોય નહીં બધા ગુણો સર્વસ્વ ગુણો તો આ નહીં આવરણ છે કરવાનું ભગવાન છે ભગવાન આપણામાં છે પણ આપણે ભગવાન નથી ભગવાન તમારું સ્વરૂપ જ ભગવાન છે ભગવાન નથી ભગવાન દરેક નામાં સર્વાંશ રૂપે રહ્યા છે આવું રૂપે નહીં અંશ રૂપે નહીં સર્વાંશ રૂપે રહ્યા છે એમાં જેટલું જેટલું આવરણ ઓછું થાય એટલા એટલા અંશ વધે પ્રકાશના પ્રકાશ અંશ રૂપે છે કેવું છે અત્યારે પાંચ ઇન્દ્રિય છે પાંચ અંશમાં પ્રકાશ બહાર નીકળે છે આવરણ ઘટી જાય તો બધું સર્વાંશ નીકળે આ બધા તમારા ભગવાન બેઠેલા છે આ બધા જોઈ શકે છે તમારા બેઠેલા ભગવાન ના બધા જોઈ શકે ભગવાન તો છે એમની પાસે દિવ્ય ચક્ષુ છે અને ગાયમાં ઘોડામાં બધામાં ભગવાન રહી છે બધામાં ભગવાન જોવાની જરૂર નથી હે પણ કરતી વખતે કર્તવ્યમાં કર્તવ્યમાં મૂકવાની જરૂર છે પ્રેમ ભાવના બતાવવાની જરૂર નથી અહીં તો કર્તવ્યમાં જ હોય આ બધા કર્તવ્યમાં જ હોય ગોટાળી ચાલે નઈ ને કર્તવ્યમાં ના હોય ચિંતા પણ ના થાય બીજો પ્રશ્ન બીજું પાંચ મિનિટ યાદ કરવા જોઈએ આખો દિવસ યાદ કરવા જોઈએ કે ભગવાનને આપણે પાંચ મિનિટ યાદ કરવા જોઈએ કે આખો દિવસ યાદ કરવા જોઈએ તમારે યાદ ના કરવા પડે ભગવાન ના ગુણા એવો છે નિરંતર યાદ રહ્યા જ કરે તમારી આ આપણે મહેનત કહેવાય એ તો બહુ મહેનત કહેવાય ભગવાન ભગવાન નિરંતર યાદ રહ્યા કરે બધા નિરંતર એટલે કે ભગવાન ને યાદ કરવાની જરૂર નથી આપણું કર્તવ્ય કરે જ આવે ભગવાન યાદ રહ્યા જ કરે અને કર્તવ્ય શું કરવાનું છે શું કર્તવ્ય તમે કર્યું છે કોઈ કર્યું છે કર્તવ્ય તમે કોઈ કર્તવ્ય કર્યું છે લાગે કામ કે પોતાને જે ઠીક લાગે કામ કરવું કોને ઠીક લાગે પોતાને શું કર્યું મને કર્યું દેખાડો ને કોઈ કામ કર્યું આ કામ કર્યું કોઈ કામ કર્યું તમે આ જવાબ થી અત્યાર દેખાડે કોઈ કામ કર્યું છે અત્યારથી તો કોઈકની લંબી તો કરો કે પોતાની વાત કર્યો આખા શરીરે કર્યો કર્યું પોતપોતાનું કાર્ય કર્યું તો તમે શું કર્યું તમે જે કર્યું બતાવો ને તો પછી આપણું શરીર આત્મા કેવો મારતો આત્મા શરીર ભેગું થયું હું તો આત્મા અને શરીર બે ભેગું થયું ને તમે કઈ કાર્ય કર્યું બતાવો એક માણસ ધ્યાન એક માણસ પદ્માસન વાયુ ધ્યાન કરતા હતા એક જણ અન્ના કાકા પદ્માસન વાયુ ધ્યાન કરતા હતા બીજદારે ધ્યાન કરતા ત્રીજદારે ધ્યાન કરતા હતા અને ચોથે ગયા ત્યાં ધ્યાન નથી કરતા કેમ આ ધ્યાન નથી કરતા તારે બોલ્યા નહીં મને આમ કરવા મળ્યા એ શું કહેતા છે પદ્માસન વાયુ ધ્યાન કરતા હતા ને તે મને આમ કરવા મળે શું કહેવા ભાગી ગયા શું કહેતા દુખે અહંકારી હોય જેમ કરે છે સંદાસ જવાની શક્તિ નથી આ વર્લ્ડમાં કોઈ માણસ એમનો છે એવો નથી શું કહ્યું આ તો બધું ઇગોઇઝમ છે બધું સમજવું પડશે નહીં સમજવું પડે તમારે શું કામ કરીએ બતાવો અને આ બધા તો વર્ક કરે છે તમે એક પણ કામ સવારે આખી જિંદગી કર્યું બતાવો આ તો બધા કામ કરે છે તાર ચિંતા બંધ થાય એમને ચિંતા બંધ થાય તમે માથે પડ્યા છે ઠંડા થવાની શક્તિ નહીં ઊંઘવાની શક્તિ નહીં ઉઠવાની શક્તિ નહીં ઊંઘવાની શક્તિ હોય ને તો આપણે કહીએ કે આજે ઊંઘી ગયા ને ત્યાં ઊંઘ ના આવી ના આવી નથી તમારી નહીં શક્તિ ઉઠવાની બાબતમાં મારે હરી વાગે ઉઠ્યું પણ ના ઉઠે ચાર થઈ ગયા તો તમારી શક્તિઓ નહીં ને બધી કઈ કઈ શક્તિઓ તમારી ફરી કાઢો ને ખાધું બધું મેં ખાધું અને હવાનું અજીવન થયું એમાં ત્યાં ખાધું તો પછી કેમ નહીં બધું હું એમની એ તો બધું એ તો બધું આ બધા સાયન્ટિફિક સરકમ એવિડન્સ કોણે કર્યું સાયન્ટિફિક સરકમ સંજોગોએ કર્યું છે બાકી ત્યાં શું કર્યું જો સંજોગોએ ના કર્યું એ તમે કર્યું કેવાય પણ એવું કઈ કર્યું હોય મને બતાવો તને સમજ પડી આપણે સંજોગો કરે એમ ત્યાં શું કર્યું શરીર સારું હતું પ્લેન મળ્યું આ બધા સંયોગ ભેગા થાય અહીંયા આગળ આ વળ્યું નથી અવાય છે રીતે સંજોગો ભેગા ના થાય તમે સમજ પડે છે આમાં કરતી કે મારી વાત સંજોગો હતા તો જવાય નહીં કોઈ માણસ કહે મારે ટાઈમ છોડ્યો મારી પાણી હમણાં પડતી નથી કેમ નહીં પડતી તને સંજોગો સીધા ને તમારા સંજોગો પહેણાવી હતી પહેલી કેમ પહેણાવી હતી સમજવી પડશે ના સમજવી પડશે આ ગપ્પા ચાલશે તમને કેમ લાગે સંજોગ વગેરે કરે છે ને તમે શું કરીએ કહો ના કશું ના કરો તો દવા કર્મ સ્થિતિ થાય તો ભગવાન તો પાડી જાઓ કઈ કર્યા કરતો નહી તમે જે જીવન નું જે નિત્ય ક્રમ હોય તે કર્યા કે જીવનના જે નિત્ય ક્રમ હોય કર્યા કરવાનું બીજું શું નિત્ય ક્રમ કર્યા કરવાનું એ તો તમે શા કરો છો સજો કરે દરેક ટકાને શરીર ધમતો કરે છે કામ પર શરીર નથી હતું એને કઈ કરો તો ખર્ચ કરો શરીર તો કામ કરવાનું એમ કે શરીર તો કામ કરવાનું જ ને શરીર તો દર સેકન્ડે કામ કરવાનું જ ને ના ભાઈ એમાં તમે શું કર્યું તમારે ઘરેલું હોવું જોઈએ આપણને કશું થાય આપણાથી કશું ના થાય ના કરો છો પણ ના કરતા થાય સારું તો ગમ તો કર્યા કરો છો એ રીતે કરો છો બધી રસ રોટલી બધું મૂક્યું હોય ટેબલ ઉપર અને પછી જરા કઢી છે ખાઈ લાગી તે ઘડે બોબા ગુમ કરીને અલગમાં પોતરો થઈને કાના બધું તે બધું પોતરો રે નહીં તે તો ક્રોધ કરે ને ગુસ્સો ના કરે તરજુ કરે કશું નહીં નહીં કરવાનો મતભેદ કરે કરી નહીં ખાવાની હે ના એ શી છે મારે આવે મતભેદ મતભેદ કોઈક વખત તો પડે જ ને એક વખત પડે એટલે બહુ થઈ જાય કલાક એટલે જીવન જીવવું છે જીવન જીવવું છે આર્ય જીવન આ તો અન્નારી જીવન કહેવાય કે કકડાટ કરીએ ક્લેશ કરીએ ક્રોધ માર માયા લોક થાય નબળીઓ હોય એ જીવન કેમ કહેવાય છે તમે આર્ય પુત્રો તમારું તો આર્યતા હોવી જોઈએ ના હોય આખો દાડો કકડાટ કકડાટ કકડાટ કકડાટ થોડું અંદર પડે છે આમાં હે આ હું કોણ છે દ્વારી નહીં તેના કોક મેરી ગયો અનંત અવતારથી ના જોઈ આ તો બધું સંજોગો તમે પહેલા સંજોગો શરીર સારું હતું કાર હારી હતી ત્યાં બધું સંજોગો પહેલા અને પાછા હું ગયો હતો ઓહો હો હો અને ઘેર આવી કે સાઈઠ હજાર ડોલર મહિને લાવું છું કમાવું છું આ પછી કયા બીજા રજા બધા બહુ આવું કરે આ તો બધા સંજોગો કમાય છે સંજોગો હોય છે આવો કોણ આવી છે એમનો શું થયું જરા સમજાવો કેવી રીતના આવ્યા એ અહીંયા આવ્યા કેવી રીતના સંજોગો લાવ્યા કે આયા સંજોગો માથું દુખતું હતું ગયા ગાડી ના મળે તો ના હવે ગયા વર્ષે જ્ઞાન લીધેલું આ તો ડિપેન્ડન્ટ લાઈફ લાઈફ જ ના કહેવાય ડિપેન્ડન્ટ ઇન એવરી એવરીથિંગ શું કહે નો ડિપેન્ડન્ટ લાઈફનો ડિપેન્ડન્ટ નો ડિપેન્ડન્ટ દેહનો ડિપેન્ડન્ટ દાંતનો ડિપેન્ડન્ટ નો ડિપેન્ડન્ટ કારનો ડિપેન્ડન્ટ આવો ડિપેન્ડન્ટ દશા બસ શું થાય ઇન્ડિપેન્ડન્ટ પણ જોઈએ ઇન્ડિપેન્ડન્ટ થવાય ક્યારે ભાઈ કે ઇન્ડિપેન્ડન્ટ ક્યારે થવાય ઇન્ડિપેન્ડન્ટ થયેલા હોય ત્યાં જે બધો રસ્તો કઈ ના અમે ઇન્ડિપેન્ડન્ટ થયેલા સત્યાવીસ વર્ષથી આ દેહ ના મારી જ નથી અમે સત્યાવીસ વર્ષથી તો તમને ઇન્ડિપેન્ડન્ટ કરી આપીએ શું કહે જ્ઞાન થોડું ઘણું રહ્યું છે કોઈ નાખી રહ્યું છે જાય નહીં જશે ના જાય એમ કે سچائی نچائی ستائی ستیہ સચ્ચાઈ સાચું પણ સચ્ચાઈ હા સત્ય કોઈ વસ્તુ સાચી હોતી જ નથી આ બધી ભ્રાંતિ છે અપેક્ષિત વાત છે અપેક્ષિત એટલે શું અમુક અપેક્ષા સાચી અને અનુભવ થઈ જૂઠી ને આ સત્ય જ જૂઠું છે કારણ કે આ સત્ય ક્યાં સુધી વ્યવહારમાં છે ત્યાં સુધી વ્યવહારની બહાર નીકળે તો આને અસત્ય કહેવાય આપણને મુસ્લિમ ફરક મોકલે તો આપડે કઈ આ સત્ય છે આ અને ને આપણો ફરક મોકલે ત્યારે પેલો મોકલો કહે છે એટલે આ બધું પોતાના હિસાબે બધું સત્ય ધરાવ્યું છે સામાજિક વસ્તુ છે શું છે અને સત જે સત્ય સત ખોળો છો સત સત એટલે આવી સનાતન હોય કેવું હોય બાકી આ સત્ય અમારે ડબો ના થાય લુચાઈ ના થાય એટલા માટે સત્ય વ્યવહારમાં હાથ લેવાનું શું તમે સમજ પડી તમે ભાષાને કહેવા માંગો છો ને મારી ભાષાને કહું છું તેરી ભાષામાં સત્યને સત્ય જ કેવું પડે શું એટલે મારી ભાષામાં તો અસત્યનો અર્થ જ નથી સત્ય આ ગુલાબી હતા તે કાયમ બોલતા હું ગુલાબી છું પણ જયારે જ્ઞાન આપી ત્યારે હું ગુલાબી ન કારણ કે આ બધું રિલેટિવ છે આ રિલેટિવ કરેક્ટ છે રિયલ કરેક્ટમાં નથી આ કેવું કરેક્ટ છે રિલેટિવ કરેક્ટ છે જ્ઞાન જે પછી સત્યાનું એમ કે જ્ઞાન થયા પછી સચ્ચાઈ વધારે પામે કે નહીં સચ્ચાઈ પામે કે ના પામે ધોરણ નથી સત્ય જ છે એની પાસે બહારનું ધોરણ નથી એનું બહારનું ધોરણ નથી એનું અંદરનું ધોરણ છે અંદર શું ફેરફાર થયો તે આપણે એક બે ગાઢ મળી જાય ને ત્યારે સત્ય ખબર પડી જાય એક બે ગાઢ મળીએ ને એટલે સત્ય સત્ય આવી છે ને ખબર પડે બહારનું જોવાથી ના માલુમ પડે જ્ઞાન ભાઈ કે સત્ય વગર તો જ્ઞાન થાય જ નહીં ને પણ પણ સત્ય વગર તો જ્ઞાન થાય જ નહીં ને એવું છે ને જ્ઞાન અને જ્ઞાન અને અજ્ઞાન બે જુદા જ હોય ખબર અજ્ઞાન બાજુ મૂકી દે જ્ઞાન થાય જ ના થાય તો ખબર ને એટલે અસત્ય ને એ બધું અજ્ઞાન છે સત્ય એ જ્ઞાન છે શું છે એને બાજુ મૂકી દઈએ અને આ બાજુ જ્ઞાન કરીએ જ્ઞાન થઈ જાય અંધારું કરે એટલે અંધારું જતું રહે દૂધ રાખવું જ પડે અને ભેગા થવા ના દેવાય અને ભેગા થયા જ નહીં એક બાજુ તમારું જ્ઞાન બીજી બાજુ પછી આમ થાય તો પછી એ દૂધમાં દહીંમાં થઈ ગયું એ બીજી બાજુ ને જે છે ને તે બીજી બાજુ જે કરે છે બધું કરેક્ટ જ છે કોકને ગાળ પડે તે કરેક્ટ છે ના ગાળ પડે એ બુદ્ધિ તમે એને બે ગાળો પડો પછી એને શું અસર થાય એ જુઓ આપણે અપમાન કરવો અગર એમ પાસે ડોલર લઈ ગયો દસ સો બચે અને પછી શું અસર થાય જુઓ શું કહ્યું આ સત્ય ખોરાય નહીં ને આવું તો ના એવી બહાર ને દુકાન જોતા ના આવે જજમેન્ટ જ ક્યાંથી આવે માણસ માણસ પોતાની જાતનો બીજા જજમેન્ટ ચીજ કરી ગયા એ જજમેન્ટ ક્યાંથી આવે પણ તમે બે ધોરણ મળો ને તો સત્ય છે કે ન સત્ય એ ખબર પડી જાય જો માર માર કરે ફરી વેર રાખે તો મારું અસત્ય છે અહીંથી જોવાનું ભાઈ રૂપિયો ઘડાઈ જોવાનું ભાઈ આમ આમ બહારનું જોવા છે બુદ્ધિ એને જજમેન્ટ જ પાવર ના હોય માણસ પોતાનો પાવર હોય એક ભૂલ પોતાની જડી છે એ મને કોઈ માણસને પોતાની કેટલી બે ચાર ભૂલો કરે બાકી અનંત અવતારની આનંદ ભૂલો છે પોતાની ભૂલ જડતી નહીં બીજા નથી સમજાયું સાચો જ્ઞાન માર્ગે છે ને તે જોવાનું સાધન બને આપણને પણ આમ સત્યના શુદ્ધ બહાર જોવા જઈએ તો આપણને જજમેન્ટ જ નહીં અને જજમેન્ટ હોય તો બૈરીને કોઈ કહીએ નહીં કે આ ત્યાં ખોટું કર્યું અને ખોટું કરીને કહીને કકડાટ થયા કરે આ તો પોતાના જજમેન્ટ નહીં